પરિણામ બરાબર ના આવે કે લાભ આજે પહેલી એક એટલે કઈ અરુણભાઈ પૂછે છે કે આપણે બધા પ્રયત્નો કરીએ અને પછી અંતે પરિણામ વ્યવસ્થિત ના અર્જુન છે એવું કહી શકાય પ્રયત્ન કરતા હોય અને બીજાને એમ લાગે કે આ બરાબર નથી પરિણામ બરાબર એટલે પરિણામ બરાબર શહેરીમાં ફરવા ગયા શહેરીમાં ફરવા ગયા એ બીજી સુરત બીજી વખત આપણે તરાશ કરી કે ત્યાં દુકાનમાં છે એ કે ભાઈ તમે આવી જાઓ આવી જાઓ અને સાથે ન હોય વ્યવસ્થિત થઈ જય જય દાદા વિષ્ણુ દાદા ખોડાયું નાગર ભગવાન સમજાયું ને દાદા ભગવાન જૂનમાં પણ કરજો ગરમી દસ લાખ વચ્ચે આ જ્ઞાન મૂકી જાય તો અગિયાર નો લાભ પૂરો લાભ હાલ જાણે છે તમને વાંચો કરશો જાણો સર સમજાયું ભગવાન એમ સુધારે ખાધો ખાઈ ગયો નોર્મલ થી બોલું કેવું નોર્મલ બે થોડા વિશે હારું કરું છે છે ફરજિયાત છે ફરજો બધી ફરજિયાત છે લોકો એનું ફરજ બધા નોય ફરજ ફરજિયાત છે duty bound duty bound duty bound આવું કોઈએ સમજાયું દાદા બધા આપડે દીકરા બધું જાત્રાઓ કરી ગઈ સાકળ પછી વળે પેલી અધિપારી ચિંતા અગિયાર કરતો અગિયાર કરતો આખો થયેલા દાદા તમારી આજ્ઞા જ પછી એટલે મને બરાબર અંદર બરાબર ખોશ આવે તમારો અને હિંમત આવે એટલે મેં પછી શરૂ કર્યા મેં કોઈ આરોપ તો તમારે કરવો જ પડશે હા પણ શું શું બોલો છો એમ કહો દાદા ભગવાન તમને સાહેબ હું ઓળખું છે તે ઓળખું થઈ જાય પોતા પૂરું કરવા તમારો વખત મળ્યો છે પણ તમારો વખત બે જણા તમારી ચીજ જગ્યાએ ફાઇલોમાં છે મારે પોતાની ફાઇલો બહુ રહી નથી આ એકલી ફાઇલ બીજી બધી આ મહાત્મા ફાઇલ છે સંભાળવાની ફાઇલ એ કાંઈ નુકસાન કાંઈ તમારે તો પોતાની માનેલી થાય છે ચોખ્ખી કરી છે ને વીસ મોટા ભાઈ નો ચાલો બધા સીધા આત્મા શું છે તમને ખબર પડી રોજ હાજર જ હોય છે સમજે તમને થોડું ઘણું દેખાય છે તમને દેખાય છે સમજાયું તમને ક્રોધ માન માન ક્રોધ નું માન ચાલો જ્ઞાની માનવ સેવો શુદ્ધ આત્મા શક્તિ આપો બોલો મને જ્ઞાતા ધ્યેય નો સંબંધ જોવાની શક્તિ આપી આપો બોલો ચાલો મને જ્ઞાતા ધ્યેય નો સંબંધ જોવાની શક્તિ જયારે આ સંસારમાં આવ્યો આત્મા તો કઈ રીતે અશુદ્ધ થયો હા સાયન્ટિફિક રીત છે સાયન્ટિફિક છે એમનો હજુ પહેરો બહુ જાણવા છે ને રજા ચાવો જરા વહેલા આવો ને બધું જાણવા બહુ ઈચ્છા છે જાણવાની ખાસ ઈચ્છા છે એમને ધીરજ ધીરજ ખબર છે ભાઈ દાદા હા એ ખબર છે કે હું આત્મા છે હું આત્મા છું એમ કે આત્મા ઘેરે જો ક્યારે આત્મા કહો છો તમે તમે શું આત્મા કામ કરે છે શરીરમાં હા આત્મા હોય તમારા શરીરમાં શું કરે છે આત્મા એની હે કઈ કામ નથી થતા એનું કે અંદર આત્મા નું કોઈ કામ નથી અંદર પૂરું કરે છે કઈક એમ કે શું તે ખબર નથી પૂરું કરે છે કઈક પૂરું કરે છે આપણે અંદર શું કામ માટે આપણે કામ શું લાગે આપણા ધર્મમાં કઈ નથી લાસ્ટ લાઈફમાં કઈ કર્મ કર્યું હોય નિકાલ ત્યાં આ લાઈફમાં પૂરું કરતા ગયા અવતારમાં કર્મ કઈ કર્યા હોય તે આ લાઈફમાં ડિસ્ચાર્જ કરવા માટે તે હોય છે એ શું કરી આપે ઓર્ડર જન આત્મા ડુ વસ્તુ to discharge your karma What is the what is being there, Atma, what does Atma do? Being there. Discharge those karma. શું કરે છે તમારા તમે કર્મ ડિસ્ચાર્જ કરો છો તો આત્મા શું કરે છે તમને શું હેલ્પ કરે છે અથવા કોણ ડિસ્ચાર્જ કરે છે નથી ખબર દાદા જાણવું જાણવા જેવું જાણવા માટે અવતાર છે આપણો ખાવા પીવા માટે ખાવા પીવાનું દરેક અવતારમાં છે જ ને ગાય છે બધાને ગાય હું કહ્યું એમ પેલા કે આપડે લાઈફમાં તમારી આપણી જિંદગી કેવી છે ઇવોલ્વ થતા આવ્યા જેટલું ચાર્જ પેક છે એટલું છે બેક લાઈફમાં અમે પૂરું કરતા છે આપણી કઈ ઈચ્છા નહીં માંગેલા દુનિયામાં મારું કહેવાનું છે કે પહેલી વાર ઈચ્છા કેમ કરીને ઊભી થઈ દાદા એમનું કેવું છે કે આ કર્મ અનુસાર અવતારો થયા કરે છે પણ પહેલી વાર એક આપણી ઈચ્છા અનુસાર છે એટલે પહેલી વાર કેમ કેમ ઈચ્છા થઈ એ તો એ તો સમજાય હા એ તમને સમજાય એના માટે લેંગી છે કાલે આવો બરોબર ને રજાઓ જતા તો બીજું આ તમને શું લાગે છે બીજી તો આ દુનિયા ચાલતી છે બીજું તો એમ કે દુનિયા એની મેળે ચાલે છે અને અમારા રોલ આ કર્મનો ફૂલફિલ કરવા માટે અહિયાં છીએ આત્મા શું કરે છે રોજ વિચાર કરવા જેવી વાત છે વિચારવું પડશે એમ કે વિચારવું પડશે એમ કે ખાધું દાદા એમને પણ જાણવું છે દાદા એ ગમી તમારે તમને મારી કાલે આવો ટાઈમ આવો ટાઈમ મેં પૂછ્યું છે સવાલ પૂછવો છે દાદા ભગવાન કેમ બોલે આપણા આત્મા કેમ ના બોલે હું દાદા ભગવાન નથી હવે શું કે મૌત કરો આત્મા ઉઠા બોલે આપણે આપણે નારી પૂછે દાદા ભગવાન નમસ્કાર કરતો આમ હું આમ કરી નમસ્કાર કરું પ્રગટ થઈ ગયા અને તમારે પ્રગટ કરવાના આ દીવો હળગ્યો છે તમારો દીવો હળગાવવાનો હા એના દીવો હળાવીને હગાવે ને હા હા સમજાય ને હું પોતે ભગવાન થયો આપણા જાણે જ હું હોઉં નમસ્કાર કરું તમે શીખવાડું આપ નમસ્કાર કરો કલ્યાણ થાય સમજાય તમને સમજાય તમને હું પોતે ભગવાન અત્યારે ઉભી જવું છે બધા એવું જ ના બોલે છે બધા દાદા દાદા કે પધલ ઉભું થઈ <laughs> સમજાય ને ત્યાં તમે બોલાવો પાંચ મિનિટ દાદા ભગવાન અર્જુન જય જયકાર અને આ બોલે સમજો ને યાદ આવી જાય કે જયારે પાણી પડે એટલે ઊંચું ના એટલે એને હું કોણ એને આ કાળ નિંદ્રા કોણ હા જેમાં હું પ્રયોગ ના આજે રહ્યું પેલા પોણા બે વાગ્યા સુધી મળતું હોય થોડું રહ્યું પછી પાછા બે માં તો છતાં બિલકુલ ના એટલે હું ઉઠીને શું બોલાવ્યો તમે ખરેખર પોણા બે ગયા હતા આથી થઈ ગયું એટલે પછી સમજ પડી ગઈ હું આવી ગયા હું સિવાય સમજ પડી હું આ તો હું વિધિ કરું છું ને એ ઉદાહરણ ના રાખે બીજા કોઈ ઉઠે તો બે વાગ્યા પોણા ચાર થયા પોણા બે થયા પોણા અને પછી ચેતા વધારે દીધો બે કલાકમાં બે કલાક પછી મેં તમે મને આનંદ થયો તમે હું વગર ઊંઘ આવતી નહીં તમને હું વગર નહીં ઊંઘ આવતી હું ચાલુ રહેતું કોઈ વાર હોય દાદા એવું તમે કહો છો એવું એવું પણ હોય થઈ જાય થઈ જાય આ જાનવર વાળા તો હું મારી ગયો આમ નીચે જ લઈ એ વાત થઈ હું કરું હા ગ્રાહક લેવાનું હા રિલેક્સ થાય ખરું એને રિલેક્સ કે નહીં એને રિલેક્સ કે છે ના એ તો એ એ ઊંઘ જ કહેવાય દાદા એ જાતિ ઊંઘ જ કહેવાય અને રિલેક્સમાં તો બધું જાગ્રત જ હોય તો ખાલી આંખો બંધ કરી પડ્યા રહે ને એનાથી એને રિલેક્સ છે પેલી ઊંઘ જ કહેવાય અને પેલી ઊંઘાડ કે ને સાવ સ્લીપ પાડી કેમ હતો પેલું છે ને એને એટલે સાંભળેલું નથી કે ઊંડી ઉતરે ત્યારે કેટલા ગમી જાય પાંચ આજ્ઞે સમજાવી કરે ઉદ્ગલ છે તે ડખો કરે ઉદ્ગલ આ બોડી ઉદ્ગલ આત્મા કશું નહીં આત્મા વિતરાગ જ આત્મા વિતરાગ જ છે ધ્યાન બધા બધી સમજાય આત્મા વિકરાય છે તો આ ફૂચર લગાવે કેમ કરે છે આપણું ધારે નહીં કરતું સમજી ગયો ઈચ્છા ત્યાંથી આ પુરુષ ગયો એટલે પૂર્વકર્મ ઉદય બસ ઉદય નું પોટલું છે આ ઉદય આવે કલર થાય ઉદય આવે કલર થાય એમાં પેલો અજ્ઞાની માણસ અહંકાર કરે હું કરું છું આ એ કરતો આખું કર્મ કર્યા કરે શરીર બધું એના અધીન બધું હાથ પાક બધું કરાવવા બધું એના બુદ્ધિ બુદ્ધિ બધું મન બધું બધું આવ્યું શુદ્ધન આવ્યું એક અહંકાર એ એના આધીન છે પણ અહંકાર એ પછી નવો ઉભો કરે છે ત્યાં ઉપર જેમ લાગે છે તે ક્રાંતિ છે એના અત્યારે ઊંઘો થશે રકમ દર્શન પછી એ કંપની સુધે કરે એમાં જ્ઞાન આપ્યા પછી એ અંકાર સબ નીકળી જાય પેલો અંકાર નીકળી જાય કરતાપણામાં પેલું ભોગતાપણામાં કરે લાલ લહેર પર શું થયું તેને આપણે જોયા કરવાનું છે આ નારે પુત્ર શું કરે છે માર્ગ મારે કહે શું કરે જોયા કરું બંને જોયા કરું નહીં તો બીજા કર બધા Yeah. તમારે આત્મા છે ખબર નહી દાદા ખબર નહી પીશું ને હા પાણી પીતા નથી વરા નીકળી કરતી હા ઓળકાર નીકળી જાય ઓળકાર નીકળી પાસે અલગું થઈ જાય એ વાંધો થોડી થોડી પીશું દાદા થોડી થોડી પીવાની રાખવાની તમને અનુકૂળ આવતી હોય તો મને કઈ નુકસાન કઈ પડશે ના પેલું કોફ થઈ જતો હતો એટલા માટે ના પાડતા હતા એ તો સાચી વાત છે કામ આવી જતો છે પણ ખબર બધી રેસ ના બરાબર અને આમાં ભાઈ નહીં Drive wife. Not wife, drive. લગી રહ્યો કેવું કઈ તો આપડે દાદા એ કીધું છે મારી ઈચ્છા હતી જરા આગળ એટલા માટે મેં લોકો બરાબર કે ટાઈમ નક્કી કરવો જોઈએ આટલી મારે સારું કરવો છે હું હંમેશા ટાઈમ નક્કી નથી બીજું પછી પચીસ નું બીજું પચીસ દિવસ ઉડી જતું ને બધા જાણે આખરે દાદા છે ભાઈ લાગતો નગર અને આપણો તડકો એવો સંગીત સરકાર અમુક લાગતો anh તડકો બહુ ખરાબ ચાલો ચાલો Okay. Yeah, I'll be back in about 10 minutes. Okay. A little while. All right. I said I will move it to Mami pasal અમર દયાલુ માણસ લાગણી બતાવી મન મોટું હોવું જોઈએ દ્રઢ માઇન્ડેડ દ્રઢ માઇન્ડ તમે સમજાવી લાગ્યું આ બધું તમે તો ગમે ત્યાં વાત કરી ચાર વખત રાખો પણ એક વર્ષ મોટું નથી એમ કે છે ચાર વખત બ્રોડ માઇન્ડ રાખવું પછી એક કોઈ પાંચી ફેર ના રહે એવું થઈ જાય ચાર વખત માઇન્ડ બ્રોડ રાખવું પછી પાંચમી વખત ના રહે ના રહે એવો કંટ્રોલ ના હોય કંટ્રોલ ના કેમ રહે ના પછી પ્રતિમા કરવું જોઈએ પ્રતિમા કરવું જોઈએ પ્રતિમા Yes. દાદા ભગવાન ફેક્ટરી સમાવો ભાવ ફરી ન થાય પર શક્તિ આવે હું રોજ પ્રતિક્રમણ સવારે એમના કરું છું એમ ભાવનાને પેલું શીખવાડ્યું હતું ને મેં ગયો વખતે શીખવાડ્યું છું પ્રતિક્રમણ એટલે હું રોજ સવારે એમના પ્રતિક્રમણ કરું છું થઈ ગયું જય જગપતિ ધરો શ્રી ભગવાન હું મન સંકારથી સત્સંગ જુદો એવો શુદ્ધ આત્મા છું ધર્યકરણ ભાવકરણ લોકથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન સ્વરૂપ પોષક છું પોષક છું અનંતા દેવને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું નિજ ગુણ નિજ અવસ્થાથી હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું સંપૂર્ણ સિદ્ધ છું સર્વાંગ સિદ્ધ છું જ્ઞાન દર્શનાદી અનંતા ગુણો થકી હું સંપૂર્ણ સિદ્ધ છું સર્વાંગ સિદ્ધ છું જ્ઞાન દર્શનાદી અનંતા ગુણો સંપૂર્ણ સિદ્ધ છું સર્વાંગ સિદ્ધ છું శ్రీరామ సంపూర్ణ శిష్యు సర్వాశిష్యు అనంత હવે આંખો બંધ કરી દો બધા શ્રદ્ધાત્મા છું શ્રદ્ધાત્મા છું શ્રદ્ધાત્મા છું on Buddha's and what is held in Lantu, and Nanaraju, Lataraju, Kundaraju, and Gudantu, Abhyavatu, Amortu, Rukmatu, Adu Suvatavavatu, Sankotinatu, સર્વગુણ પર્યાય સંપૂર્ણ છે સર્વાંગ સુખ છે સર્વગુણ પર્યાય સંપૂર્ણ સુખ એવો શુદ્ધ કે કર્મ ભાવ કર્મ નો કર્મથી મુક્ત એવો સિદ્ધાર્થમાં પરમાણુ જોવા માંગુ છું હોય તો પહોંચાડ્યું હોય હા નવ ક્યાં કરે આખો બંધ કર દો જોવા માટે